ગુના દાદા કે નહીં કહ્યું આવા નાલાયક માણસ કેટલા બધા નાલાયક હતા એ નાલાયક છે શું નાલાયક શું ભણો નાલાયક હું એને નાલાયક એ તેથી જગ્યાએ પાસ થઈ ગયો છું એક માર્ક વસ્તુ આવ્યો બધા વધારે જવાના તેથી ટકા માર્ગ પર પાસ થયેલો હોય માણસ આવેલો હોય એની જોડે આપણે ન્યાય કરીએ તો શું બોલે શું જવાબ આપવો એ ખબર નથી પડતી દાદા તેત્રી ટકે માણસ પાસ થયેલો હોય બત્રીસ ટકે ગધેડો અને તેત્રીસ ટકા માટે પાસ થયેલું માણસ ના આવે એ માણસ ના માણસ ના ગુણ કેટલા border border line border line બાકી બધી રીતે ગધેડું ગાડીના મજૂર ગયે આપણે બાજીએ કેટલું કરી દઉં નથી નથી કરતું આનો વૈદેશ ન્યાય કરે છે બુદ્ધિશાળી ખોટું કહેવાય ખોટું કહેવાય એટલે આ હલકા માણસ જે હલકા માણસ ઓળખાય આપણે પચાસ સાઠ ટકા વાગ્યા વાગીએ તેત્રીસ ટકા માણસ હોય કે ના હોય હવે એ મનુષ્ય થાય છે ને અહીં મનુષ્યોમાં દર્શન માણસ કોઈ ટકા છે એકાવન ટકા એમાંનો તે ફિફ્ટી વર્ષ આખી કાયદાની વાત નહીં લાકડા ફિફ્ટી વર્ષ પાસે અહીં આગળ મનુષ્યમાં એવા ગુનારો હોય તો અહીંયા સજ્જન મોટો બહુ સારું સારું ધારો બને હવે સેવન્ટી વન વાળો હોય શું થાય દેવ દેવ તમારે એટલા તમારે માર્ક જેથી ઉપરના વધારે માર્ક આવ્યા હોય અને હાવ મોટા ભાગ ગયા હોય બત્રીસ ટકા થઈ છે તો પછી આ જાનવરમાં જાય અને જાનવરમાં ખાસ ઓછા આવ્યા હોય નરગતિ એક્સેસ છે જેને નરગતિ બે શબ્દો છે જેને વેદાંતે સાત પાતાળ કયા તલાતલ રતાતલ નર્ક ના પદ્ધતિ માણસો છે એમને એમને જ્ઞાન કાયમ રહેતું છે નિરંતર નરકના માણસો ત્યાં રહીને તમને જોઈ શકે બધા અદેખેથી જોતા હશે ને અદેખેથી જોતા હશે ને એવું અમુક હદ સુધીનું જ્ઞાન એ જ્ઞાન ત્યાંથી જોઈ શકે બે દેવ ને એવું હોતી જ્ઞાન છે એ ત્યાંથી જોઈ શકે જ્ઞાની તો જાણી જાય જ્ઞાની ને માં બેઠા હોય તો જાણી જાય હા એ એના અમુક અમુક લક્ષણો લક્ષણ એટલે ખબર ના પડવા એવું લક્ષણ લઈને આવ્યો આપણે ખબર જ ના પડે એ ડોળા વાર પહોંચી પહોંચી કરી દોડી જાય દુકાળો દેખાય છે હા પણ તે અમુક અમુક લક્ષણ હોય ને ત્યાં ભરમેન પૂછે છે કે જો દેવ અહીંયા આવે તો એમને કશો ફાયદો થાય ખરો જ્ઞાની જ્ઞાની પાસે દેવ દેવ અહીંયા વૈક્રેક કરીએ જ્ઞાન સાંભળે એને માટે તો દેવ લોકો દેવ લોકો બહુ ધ્યાન છે આત્મજ્ઞાન એ જ્ઞાન તપાસ દેવ લોકો બહુ કરે દેવ લોકો બહુ બોધને પામી શકે ખરા બોધને પામી શકે ખરા હા બોધે પામી શકે એમાં એટલે લાખ વર્ષે લાખ વર્ષમાં કોઈ નવાણું કરે નહીં એટલે એ કંટાળે આ પાસે કેમ બાંધી મુદત ની અરે કઈ છે એટલે મનુષ્ય થઈને આવે ને અહિયાં દેવ લોકો મનુષ્ય થઈને અહીંયા આવી શકે ને તમારી પાસે જ્ઞાને લઈ શકે ને તમારે ભાઈ વિષ્ણુ નામ લખાઈને જ્ઞાની લઈ શકે ને ના એને થઈ સાચું બોલજો કયું રૂપ છે સૂર્યનારાયણ ભાવના થઈ કે મારે ભગવાન ને એમાં જવું છે સાંભળવા સૂર્યનારાયણ દૃષ્ટિ જવાય છે એટલે કાયદેસર નું છે તો કાયદેસર ની સેવા કે કાયદેસર ની સેવા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 કહેવાય બધું અધૂરું સાહિત્યકાર લેખક ના હોય તો બહુ સાહિત્યકાર બહુ મજબૂત થાય લેખક સાહિત્ય Thank you. સંસારગત અને અસંસારગત વિચાર આ સંસારગત વિચારો આવે એટલે જાણો કે આપણું ગાડી લોક પર જઈ ગયું વિચાર આવે છે જ્યાંથી ગમે એવું તો દાદા તમને મળ્યા પછી એવું તો નથી થતું અને જો સત્સંગમાં રહીએ છીએ સંસારગત હા અને જો સત્સંગમાં રહીએ છીએ તો રાત પણ તેમાં જતી રહે છે સત્સંગમાં જો રહીએ છીએ તો રાત પણ તેમાં જતી રહે છે રાત પણ એ મિનિટ બે આયા આયા પછી પાછા ચક્કર બધું કરી વળે પેલા જઈએ ને આપણે કીધું વળે કોલર ઊંચો થયા કરે નહીં તો કોલર ઊંચો થયા ભલા ટાઈટ થાય સ્ત્રી હોય ને એ આ બોમાં માટી ઉભી રહી છે બીજી વાત કહું તો તમે અભવાય ના ગમે એટલે બધી વાત નહીં કરતો પણ બહુ જાત જાત જ્યાં આપણને જે જે બેળ ઊંધો હતો તે બેળ અહીંયા મા તરીકે થાય બેન તરીકે થાય પણ રજની તો મારું દાદા પ્રસંગ થોડો અધૂરો છે <laughs> એ ચાર વર્ષ પછી છે માતાના ગર્ભમાં દુઃખ વધારે પડે એટલે એ વિચારોનું કેન્દ્ર બહુ એકબીજાની રે બહુ કાળથી ત્યારે તે દેખાય બધું એને આપણને મર્યો દુઃખમાં મર્યો હોય તો બિલકુલ પકડાય જ નહીં દુઃખમાં મર્યો ના હોય શાંતિપૂર્વક મર્યો હોય અને પછી ગરબા આવ્યો તો ઘરના દુઃખને એકાગ્રતા સુગાડી અને આગળ જઈ અને એક દેખાયું એટલે કઈ સુધી દેખાયા કરે એના આજ્ઞા કઈ સુધી દેખાય કે જાનવર જાનવરનો અવતારમાં આવ્યો જાનવર નો અવતાર આવ્યો બંધ ફાયદો નથી દાદા અને બહાર આવે છે ત્યારે એને ટ્રોમા થાય છે ભ્રમા એટલે બહુ સખત મોટો આઘાત કે જયારે બહાર આ આત્માનો દેહમાં આત્માનો સ્વભાવ કેવો છે દેહને અમુક દુઃખ સુધી આત્મા રહી શકે હા અને વિશેષ દુઃખ વધી જાય ત્યારે ત્યારે આ દેહનું બેસણ થોડું વધશે એમને કુદરતી રીતે કાંઈ કાંટા વાળા એ લાગ્યું સખત લાગ્યું કોઈ તબક્કો થઈ ગયું એવું થયું ખૂબ જ દુઃખ દુઃખ વધી ગયું પ્રમાણથી કરી શકે ને ત્યારે બેવાનું આ સ્ત્રીને એને જન્મ આપતી વખતે બહુ દુઃખ એની આશીર્વાદ એ તો આશીર્વાદ એ તો આશીર્વાદ કહેવાય ને दर्द का हद से बढ़ जाना खुद दवा हो जाता है કુદરતનો નિયમ એવો. કુદરતનો નિયમ. કોઈ પણ વસ્તુ દુઃખ પ્રવાહ નથી થયું. તો એટલે દુઃખ વધારે પડે નહીં. દુઃખી વધારે થાય તો આત્મા શરીરમાં રહે નહીં. એટલે કુદરતી રીતે જ બેભાન થઈ જાય. હવે એવું ગર્ભમાં છે તે બેભાન પણ કરે ગર્ભમાં બિલકુલ બેભાન બેભાન પડે દુઃખ તો ભયંકર વેદાય છે શું થાય બેભાન પણ બેભાન પણ અમે શું આપણે ઈડું છે અને બાકી કરીએ તો શું વધારે એમ થાય છે આપણે તો પડે ના અને એનામાંથી આજે નીકળી મળી ગઈ વસ્તુ એને વાગે તો એને અસર ખબર પડી જાય પછી આમ પછી ગુસ્સો એ રહે છે અનપણ બરાબર એવા મનુષ્યો બહુ જન્મ તો બહુ બહાર પણ પણ છોકરા થઈ આપણા લોકો જોડી કાઢે એ ભગવાને અવતાર સ્વતંત્ર હોય અવતાર લે જેમ ભૂતકો નથી તે અવતાર લે છેલ્લા અવતારોને અવતાર કહેતા હતા અને તે બધા એમ રાજી ખુશી રાજી ખુશી માતાના પેટમાં કોઈ આવે છે કેટલાક તો એમ કે છે ભગવાન તો દેવકીનું પેટે જન્મેલા તો નહીં ના પણ કહેતા તને શું લાગે છે ભગવાન તો જન્મતા છે કે છે એની મારફત ઉપરથી પડ્યા હતા રહી જશો ઉપરથી કે પડ્યો તો ગમડો થઈ એ પછી ભાન નહીં કર્યું પણ ઉપરથી પડ્યા કમ કરી પડવાના હતા મનુષ્ય છે મનુષ્ય વ્યક્ત વ્યક્ત થાય છે પોતાના સત્યો જ્ઞાન વ્યક્ત થાય ભગવાન અવ્યક્ત ભગવાન તો છે જ જેમ જેમ વ્યક્તિ થાય ને ભગવાન માતાના જે કાયદો છે આજે જે છે તેનો તે કાયદા પહેલેથી છે નેચર એટલે નેચર એક જ જાતના કાયદાવાળી છે જેમાં પણ તમે સમજો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 અત્યારે કહો છો તમને એને અનુભવ થયો લખી નાખ્યો પૂર્ણ પદમાં રે મૂકી રાખો થોડી વાર થોડી વાર મૂકી રાખો કહેલું કામ ના કરે કરવા માટે ઊંઘ ગયું કે ચા નહીં પાડી દીધી આપડે ચા પાડી એને જોઈ લઈએ છીએ વિચાર બહુ નથી કરતા પેલે તો પેલે તો વિચાર કર્યા કે આવું આવું દસ મિનિટ પંદર મિનિટ જોવું છે આજે જેવું આ પોતે ભગવાય તે વિચાર કર્યા કે નહીં શું જતું રહ્યું અને શું રહ્યું એને વિચાર કર્યા શું રહ્યું શું જતું અને શું રહ્યું એને શું વિચાર કર્યા શું જતું રહ્યું ને મેં શું રહ્યું આ દૂધ ખાતું એમાં જતું શું રહ્યું અને રહ્યું શું ખબર ને તપાસ કરી જતું કશું જ રહ્યું નથી એટલે પછી પેલું આપણે બનાવી આ છે તેમાંથી ટકા બ્રહ્મણ દૂધ ફાટી ગયું છે એને સિસ્કો તરીકે શું જતું રહ્યું શું રહ્યું આ એક પાણી થઈ ગયું આ એક જુદું થઈ ગયું પણ આ જુદું થઈ ગયું એમની છે વસ્તુ શું છે પાણી એ પાણી છે પણ જુદું ગયું થઈ ગયું એની વસ્તુ એના રસ જુદો કરાય તે લોકો લહેરથી ખાધા ને તેનો કે એવું વડોદરા સુધી સમજ બનાવ્યા તો લોકો મુંબઈમાં દૂધ ફટવીને કરે છે દૂધ સારી નહીં ત્યારે છે શરૂઆત એ વસ્તુ ખોટી છે પણ આપણા લોકો એવા શોખીન છે શું રસગુલ્લો મને એને એના કરતા થોડું દહીંને રોટલો ખાજે તો આરેસ લાગશે રસગુલ્લામાં છે ને પાણી કર્યું છે પાણીનું પાણી છે એનાથી નિવેડ આવે કારણ કે અમારો નિવેડો આવી ગયો છે એટલે સમજવાનો કે હું આવી ગયો આવી ગયો તો આવે રાજચંદ્ર કહ્યું લોકો શાસ્ત્ર જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન ઉત્સુક કરતા છે ભાઈ શાસ્ત્ર જ્ઞાન થી નિવેડો નથી અનુભવ જ્ઞાન થી નિવેડો અનુભવ જ્ઞાન થી અનુભવ જ્ઞાન થી નીકળે જ્ઞાન થી નીકળેલો નથી મારે તો આની છે કોઈ જ્ઞાની પુરુષ જેને નહીં સંપૂર્ણ અનુભવી હોય કારણ કે અતિ ચિંતામણી સ્વરૂપ કહેવાય અચિંત ચિંતામણી કલ્પનામાં આવે એવું ચિંતામણી સ્વરૂપ છે ચિંતામણી એટલે જે માગો એ મળે જેવું ચિંતો તેવું ભરાય માટે ચિંતા જા કે અચિંત ચિંતામણી અચિંત એટલે તમારી કલ્પનામણી આવે એમ તો તમે કાંઈ શકશો નહીં ચિંતામણી એટલે જેવું તમે ચિંતો એવું ફળ છે કે ખરું કયું ના અધ્યાત્મ માર્ગે જવું છે એ સ્વાભાવિક વસ્તુ છે કઈ છે સ્વાભાવિક એનું એના ટુકડા ટુકડા પીસી બીજી કે સંતાય ચિંતા એવું ના થાય સ્વાભાવિક વસ્તુ છે એ તમારો એ છે પણ તમને લાઈટ અંશ મળે છે કેવું અંશ લાઈટ એનો લાભ તમને અંશ મળવા મળે છે એટલે તમને મજબૂરી પડી એક ઇન્દ્રિય વાળાને એક માણસ લાભ થતો મળે છે આપણે એક માટલી હોય ને અરે ઉપરથી કરી દીધું હોય અને અંદર લાઈટ મૂકેલું હોય અને એક કોળ પાડ્યું હોય તો પછી લાઈટ કેટલામાં કેટલો નીકળે એક કાણા પેલું આજુબાજુ લાગ્યા આપણે એટલે અંશ પાંચ ઇન્દ્રિય પાંચ ઇન્દ્રિય છઠ્ઠી ઇન્દ્રિય હોતી નથી પછી તે પાણા એને જ પાણા ડેવલપ થયા કરે અનુભવ એમાંથી અગિયાર પ્રાપ્ત કરવાની પછી સહાય લેવાની જ્ઞાની ગુરુ બુદ્ધિ પ્રકાશમાન ચાલુ ઇગોઇઝમ વધી જાય છે વધારે અહંકાર બધા વધી જાય કાયમ તો ખોટો ખોટા કરી રહ્યો તમે છતાં એને કુદરત કેમ મદદ કર્યા કરે છે ગુજરાત મદદ કર્યા તો વધ્યા જ તરફ તો મોટો થતો અત્યારે ભગવાન તો વસ્તુ જેવી રહ્યું ના કે છે આનો અર્થ જ નહીં કે છે હવે તો આ જ રસ્તો પકડવો સારો પકડી દો જાય કારણ કે ગુજરાત શું કરે છે પછી બે બિહારી સમજ પાડી હા કે એને કુદરત કઈ ઝાટકો નથી મારતી એનું કારણ શું છે અને તું કઈ કરવા જઈશ નહીં તો પહેલી વખતે જ પકડે છે પહેલી વખતે જ પકડાઈ જશો પહેલી વખતે તું પકડી જઈશ હું પહેલી વખતે છૂટકો હતો બીજી વખત પકડી દઈશ પણ પકડી જાય કે તું તને છોડશે ને કુદરત તને જ એનું શું કારણ એની કુદરત ની ઈચ્છા એ છે કે આની જબરદસ્ત અધોગતિ કરાવી છે શું કહે અધોગતિ ના સંજોગો ભેગા કરી આવે છે પૂરા ગુના થયા સિવાય છે તેને અધોગતિ બોટલાય નહીં ને બધા ગુના કરવા છે કે ત્યાં સુધી હેલ્પ કરવું છે અને તને તો ઉર્ધગતિમાં લઈ જવાનો દસ લાખ વટ મોટો ફોડ પાડ્યો દાદા આ તો બહુ મોટો ફોડ પાડ્યો હા હવે ફોડ પાડ્યો તો પેલો માણસ આવ્યો થઈ ગયો પેલો એમ જ પણ તૈયાર કરો નહીં જાય ત્યારે માર કહી દે શું જગતનો માણસ છે એની જોડે તારે મેળવી પડશે કોણ પડ્યો હા દાદા આ બધા લોકો જે બધા થઈ ગયા છે એની જોડે મને હેલ્પ કરે શું આપણે જાણીએ કે આ શું એને હેલ્પ જ કર્યા કર્યા સારા માર આ સારો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 જેટલી સમજાય એટલો લાભ પેલો માણસ આખો પછી ડાયો થઈ ગયા બહુ ટાળક થઈ જાય બહુ ટાળક થઈ જાય આ તો બહુ ઊંચી વસ્તુ છે આ જેટલી સમજાય એટલી હું જે સમજે છું એનાથી અમુક ભાગે સમજી ગયા બહુ થઈ ગયું તમે સમજી ગયા તમને ડાયરેક્ટ થઈ ગઈ એટલે સમજી ગયા તમને ના તારીખ થઈ આજે થઈ હે આવું તો અધ્યાત્મ એમનો નકશો પણ કાંઈ માણસ એમને જોઈને નવા નિહારિયા શીખી ગયા કે આ કરવા જેવી ભલામાં નથી કરવા જેવી શું એટલે બે જ બહુ મોટા મોટા મોટા સંત ચલી જાય હા તારું પાન તો ડિપ્રેશન વાળો નહીં ચાલે અને એલિવેટર વાળો નહીં ચાલે શું કહ્યું મધ્યમ નોર્મલ હા જગત આખું ડિપ્રેશન તો આ ગજામ જગત આટલો મોટો ટુકડો રખેલો ને આ બધા સાધુ આખો હે ચક્કર આ દાદા ખસે દે આ દાદા ખસે દે જે આપણી પાસે છે એમાં એમાં ભડકવાનું શું છે આ ચાદર ખસેડી શું દેખાય એ જ હજાર ઘટની ચાલુ કરી એક આટલો ટુકડો ગાડીએ ટાંકી ભરાય તો ઓવરફ્લો થાય ટાંકી ભરાય તો ઓવરફ્લો થાય ઓવરફ્લો થાય ભટકી શું એટલું સમજી વધશે પાંચસો કંડા સાહેબ ધરતી એની ચિંતા મહિના સુધી કરવાની હોય મહિના સુધી ચિંતા કરવાની હોય કરતા નતો ખરા અમે દાદા પણ તમે તો બધું ફેંકાઈ દીધું ફેંકાઈ દીધું બધું ફેંકાઈ દીધું જેટલું ઓવરગ્રોથ નીકળી જાય એ બધું સંદાસ છે શું આ સંદાસ છે આ શરીરમાં ઓવરગ્રોથ નીકળી જાય બધું સંદાસ કહેવાય છે સંદાસ આપણે રાખી સંદાસ વળી શું ચિંતા કે આટલું થઈને આટલું ના થઈને આવું થયું એનું કારણ શું હોય તો ભાગી ભાઈ એના ભાગલી માટે ભાગવાનું મારી પાસે હાજી ગાય ને હાજી ગઈ એમ ભાગે નહીં ના આ બિચારા ના પડે મને પૂછે તો સમજણ પડે આજના આ જવાની છોકરા બિચારા શું સમજે દાદા એકદમ તો સમજી જવાનું તો અહીંયા આગળ સમજી બધું એ પણ ફોનથી વાત કહેવી આ તો ઓપન કરું છું ફોનથી સમજણ પાડી પડે નિશાળ ની અંદર બી દાદા જેટલા જાણે છે આવું બધું નિશાળ માં કે છે શિક્ષકો ગભરાતા નહીં આનાથી નિશાળ ની અંદર પણ જે શિક્ષકો જાણે છે આ બધી વાત તે કે મને પછી હા ચિત્ર નહીં રહેતું પછી એમાં આખો દર પેલા મને પેલા વસ્તુ મેં શકતો જોયો બાઈ છોડી છોકરા છોડ્યા ભલે થોડી ના આનંદ શું કરો બાઈ છોકરા જેવી ચિંતી બે વાર થઈ ગયા તો ના કર્યા તો આ વાર પડી ગયા તેની ચિંતા કરવાની ભાઈ મારે વાત પડી જાય પડવા મને કલપ લગાડવાનું મન થતું હતું દાદા જેને માથાના વાળ દાઢીવાળા રાખલા પડે એ કલપ કરી શકે અરે દાઢી પછી હજવારી દેખાય કરી હા એ તો કાબર ચિત્ર દેખાય દહીં કલમ ના થાય દહીં ના થાય પેપર તો ફૂટી જાય દાદા જો પેપર ફૂટી જવાનું અમારી ભાષામાં અમારી અમારી ભાષામાં વાત કરે એના કરતા મેલ પૂરા છે ઓપન ટુ સ્કાય રાખવું દરેક ઓપન ટુ સ્કાય જે છે ઓપન ટુ સ્કાય રાખવું પાછું ભાઈ અક્ષર મૂક્યા એનો બોલે એના કબાટો નથી મૂકાય ક્યાં મૂકવાનું આપણી પાસે કબાટો બધા સારા મૂક્યા મૂકવાના કહી દેવાના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 પ્રશ્ન છે પ્રેમ આપે આપે પણ રક્ષણાત્મક શક્તિ કરી અમુક પથ્થરમાં રક્ષણ આપવાની શક્તિ કરી જુદા જુદા નંગો હોય છે પથ્થરો હોય છે એમ કે આપડે નંગ હોય છે ને શરીર એ પથ્થર કે રક્ષણ આપે નથી પાખરે તો સ્ટોન માંથી આવેલા ને કોઈ કિંમતી સ્ટોન માંથી જ આવેલા ને કલર ની કિંમત કલર ને લઈ ના એટલે રંગ ગણાય બધા ઓછા પથરા છે કાર્બન છે હીરો કાર્બન છે રંગ માથું પડે છે પડે પથરો પથરો ઉડ્યો તો આપણે નામ જ એટલે તમારું એમ કેવું છે શનિ નો નંગ પહેરવાથી શનિ નડે એમ તમારું કેવું છે એ તો દાદા કોઈ નવે ગ્રહ પહેરી બેસી જાય એક ગ્રહ બને નહીં થઈ ગયું પ્રભાત